એ આવો આવો મારા નાના નાના ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જૂનાગઢથી નવ્યા ખનક રૂહી અને અનુશ્રી વાર્તા સાંભળે છે આવો આવો મારા ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ચણાની શોધ <laughs> અરે ભાઈ ઘણા વર્ષો પહેલાની આ વાત છે હો એક હતો રાજા એનું નામ હતું તોપસિંહ નામ પ્રમાણે એના ગુણ એનો અવાજ તો એવો જાણે તોપ ફૂટતી હોય એટલે એનું નામ પડ્યું હતું તોપસિંહ આવા રાજાને એક દિવસ જનુન ચડ્યું એણે સૈનિકોને હાકલ કરી ચાલો તૈયાર થઈ જાઓ આજે આપણે બાદરસિંહ ઉપર હુમલો લઈ જવો છે સૈનિકોએ તો રાજાની આજ્ઞાથી કૂચ કરી ચાલતા ચાલતા ચાલતા બપોર થયો રાજાએ એક મોટા ઝાડની નીચે પોતાની સેનાને વિરામ કરવાની આજ્ઞા આપી કે અહીં બધા આરામ કરો એવી રાજાએ આજ્ઞા આપી ઝાડની નીચે તંબુ તણાયા પણ ભાઈ એ ઝાડ હતું ને એ ઝાડ તો વડનું ઝાડ હતું અને વડના ઝાડની ઉપર એક વાંદરો રહેતો હતો એ વાંદરો ઉપર બેઠો એ બધા સૈનિકો શું કરે છે એ જોતો હતો બેઠો બેઠો વાંદરાને થયું આ સૈનિકો અહીં આરામ કરે છે એટલે નક્કી કંઈક ખાવાનું લાવ્યા હશે અને હું તો ઘણા દિવસથી ભૂખ્યો છું લાગ મળે તો મારી ભૂખ મીટાવું વાંદરાએ તો આવું વિચાર્યું હો ભાઈ વાંદરો આમ વિચારે છે કે આ એક સૈનિક બોલો એટલે ચાલો આપણા ઘોડાઓ માટે થોડાક ચણા શેકીએ ઘોડાઓ ખાશે શું બીજો સૈનિક તો કે તારો વિચાર ખોટો નથી હો ચાલો ચાલો શેકી નાખીએ ચણા પછી તો સિપાહીઓએ ચણા શેકવા માંડ્યા ભાઈ શેક્યા પછી એક મોટી કઢાઈમાં નાખ્યા અને પછી સૌ બીજા કામે વળગ્યા હો પોત પોતાના કામે વાંદરાને હવે તક મળી ગઈ હો વાંદરાને લાગ મળી ગયો બરાબરનો એ તો ધીમે ધીમે ઝાડ ઉપરથી નીચે ઉતરો અને કઢાઈમાં શેકેલા ચણા હતા ને એની મુઠીઓ ભરી ભરીને ખાવા લાગ્યો મુઠીઓ ભરી ભરીને ખાવા લાગ્યો બહુ દિવસનો ભૂખ્યો હતો એટલે પેટ ભરીને એણે તો ચણા ખાધા ચણા ખાધા પછી થોડાક મોઢામાં ભરી રાખ્યા અને થોડાક હાથની મુઠ્ઠીમાં લઈને ઝાડ ઉપર ચડી ગયો હતો પણ ઝાડ ઉપર ચડવા જતા તો ભારે જોવા જેવી થઈ હો ભાઈ હાથમાંની મુઠ્ઠીમાંથી એક ચણો નીચે પડી ગયો મુઠ્ઠીમાં બીજા ચણા હતા પણ એક ચણો પડી ગયો નીચે આ તો વાંદરા ભાઈ અળવિત્રા ને વળી અવળચંડા એક નાનો અમથો સામાન્ય ચણો મારા હાથમાંથી નીચે પડે શાનો એણે તો એવું વિચાર્યું વાંદરાભાઈનું તો મગજ ચસક્યું એટલે એમણે તો હાથમાંના બીજા ચણાએ જમીન ઉપર ફેંકી દીધા અને આ જે ચણો પેલા પડી ગયો હતો ને એની શોધ કરવા લાગ્યા ભાઈ <laughs> અને સર સર સર સર કરતા રીત સરના નીચે ઉતરીને ઝાડ ઉપરથી આવ્યા હેઠા એક ચણાની શી મજાલ કે મારા હાથમાંથી છટકી જાય છટકો તો ભલે છટકો પણ એ જાય ક્યાં અહીંયા જ પડ્યો હતો એમ બબડતો બબડતો જોવે અને બોલતો જાય કેમ દેખાતો નથી કેમ દેખાતો નથી ઉપરથી પડ્યો તો હતો તે અહીં આટલામાં જ પડ્યો હતો પછી જાય ક્યાં આમ એક ચણાની શોધમાં બીજા બધાય ચણા ગુમાવ્યા આ વાંદરાભાઈએ ઓ ભાઈ મૂર્ખા ને વળી લોભિયાઈ તે એવા તે એક ચણો પડ્યો એમાં મુઠ્ઠીમાંના બધા ચણા ખોયા એમણે <laughs> તો ભાઈ આ વાંદરા ભાઈ તો આવા લોભી હતા અને ઉપરથી મૂરખે હતા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે સૂઈ જાઓ આવજો